સંસારમાં આત્મા કામ કરે ત્યાં સુધી એ ના કહેવાય પોતે મૂળ આત્મા કરતો છોકરા સારું છે એકદમ સમક્ષ આવી જાય એ તરત કામ જાય જીવિકા જીવિકા જે દશા મારી જોઈએ નિર્વિચાર અને નિર્વિકાર દશા જોઈએ નિર્વિચારી અને નિર્વિકારી દશા જોઈએ તમે નિર્વિકલ્પી નિર્વિચારી નિરીક્ષક સંપૂર્ણ દશા આપેલી જાગૃતિ હે તો બધું જ દશા છે જાગૃતિ કાચી રહે તો કાચી રહે છે આપનું પતંગલ માંગીએ છીએ પતંગલ માંગીએ છીએ ઘણો પડેલો છે નીકળી જાય ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયા માગતા રહ્યા ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયા માગતા રહ્યા તમારી ધ્યાન માં રહે છે હું શુદ્ધાત્મા છે ધ્યાન માં રહે છે ને એ ધ્યાન શુક્લ ધ્યાન હું શુદ્ધાત્મા માં આપડા ધ્યાન માં રહે એ શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એને ધ્યાનમાં રહે છે ધ્યાન કયું શુદ્ધાત્મા ધ્યાન ધ્યાનમાં ના રહે હું શુદ્ધાત્મા છું હું ધમકી છું એવું ધ્યાનમાં રહે આ શુક્લ ધ્યાન છે જે પદવી માં પ્રાપ્ત ના થાય એ પદવી પ્રાપ્ત થઈ શકશે હા. અત્યારે સતયુગમાં ના હા, થાય હા, ખરી વાત. નિર્વિકલ્પ નિર્વિચાર નિર્વિકલ્પ વિકલ્પ निरीक्षक कोई प्रकार की इच्छा तो इसको है तुमको कैसा है हाँ सुधार्थ को इच्छा तुमको सुधार्थ हो गए अभी ये, ये बिजनेस सुधा हो गया हाँ, बराबर वो बिजनेस तुम्हारा नहीं है बराबर। तुम्हारा पड़ोसी है શરીર પર મમતા આવી જાય છે આ શરીર માદું પડી જાય ત્યારે શરીર ઉપર મમતા આવી જાય છે બીમાર પડે ત્યારે બીમાર પડે ત્યારે મમતા આવી જાય છે માદો પડે ત્યારે બોલો ગુજરાત ભાષા બોલો ને એમની ભાષા <laughs> તેને જાણવાનું છે આ મૂળ જે છે એ વેદક સ્વભાવ નો છે જીવાત્મા અને અંતરાત્મા નાયક સ્વભાવ નો છે નાયક હા તો તમે અંતરાત્મા બેઠા છે અને જીવાત્મા એ બેઠા તમે જાણી છે કે જીવાત્મા અત્યારે વેદે છે અને તમે જાણો છો જાણકાર કોઈ છૂટતું નથી પણ તે આ ખ્યાલ નહીં હોવાથી આ એ રહી જાય પછી વેદના જુદી જ હોય છે વેદના તો થાય પણ જુદી કરવાથી બહુ અસર ના થાય જુદી કરવાથી બહુ અસર ના થાય અને મને થયું એમ કે થઈ ગયું બધું સમ્યક દર્શન પહેલા કે સમ્યક જ્ઞાન પહેલા શું કે છે સમ્યક દર્શન પેલા કે સમ્યક જ્ઞાન પહેલા શું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નું ફળ સમ્યક દર્શન છે સમ્યક જ્ઞાન નું ફળ સમ્યક દર્શન છે તે પણ ક્રમિક નામ ક્રમિક આપડે અહીંયા આગળ દર્શન માંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે પહેલું દર્શન હા અને દર્શન જ્ઞાન નું ચારિત્ર પણ આ જ્ઞાન અનુભવ જ્ઞાન થાય અને પેલું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન માંથી દર્શન ઉભું થવાનું શાસ્ત્ર સમ્યક શાસ્ત્ર નું સમ્યક જ્ઞાન તેમાંથી દર્શન સમ્યક દર્શન ઉભું થાય ત્યારે ઈશ્વર વિજયજી મહારાજ કહે છે બધી જે ક્રિયાઓ છે એનું મૂળ દર્શન એટલે યશો વિજયજી એમના પદમા કે છે યશો વિજયજી એમના પદમા કે છે એ બધી ક્રિયાઓનું મૂળ છે તો દર્શન છે દર્શન માં છે મુખ્ય દર્શન છે એમ કે છે જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન કે આ કયું ઝાડ છે નું ઝાડ છે એમ જ્ઞાન કરવા તો બીજા બીજા ઝાડ સાથે દર્શન કરવાનું રહી જાય અને દર્શન એટલે સામાન્ય દર્શન સામાન્ય જ્ઞાન એ બધું હાથે દર્શન થાય અને એક એક વાર વિગતવાર કહીએ તો એક વાર થાય એટલે દર્શન ની જ કિંમત છે દર્શન ભટ્ટો ભટ્ટો દર્શન ભટ્ટો દર્શન માંથી ચારિત્ર ઉભું થાય દર્શન માંથી આપડે પણ સમ્યક દર્શન જે સાહેબ સંગીત આપી છે ને એમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ થાય અનુભવ જ્ઞાન વિજ્ઞાન અને તે તેને ચારિત્ર જ હોય જ્ઞાતા દ્રષ્ટા એનું નામ જ ચારિત્ર બીજું કોઈ ચારિત્ર ને જ્ઞાતા દ્રષ્ટા રહો એ ચારિત્ર શું નામ તમારું વસ્તીમલ વસ્તીમલ વસ્તી વસ્તીમલ વીએસ વસ્તીમલ ને જુઓ વસ્તીમલ શું કરાયા છે એ તે ચારિત્ર કહેવાય તમારું ચારિત્ર અને વસ્તુ નીકળ્યા ક્રિયા એ જ ચારિત્ર જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કે રાગદેશ થી થયા બીજી બધા રાગદેશ હોય અંતરાત્મા જ નક્કી કરે વિવેક વિવેક અંતરાત્મા નક્કી કરે અંતરાત્મા એ કરે નક્કી કરે એક બુદ્ધિ તમારી હોય ને તે વિવેક કરે સદવિવેક કે આમ જઈશ કથે જઈશ આમ કરી પછી જઈશ તમારી બુદ્ધિ કામ કરે યુ યોર સેલ્ફ બુદ્ધિ એટલે બીજું કઈ વસ્તુ નહીં સેલ્ફ અને ભગવાન આત્મા બાજી જ નથી ભગવાન આત્મા સંદાસ રહેવાની શક્તિ નથી ભગવાન તમને પ્રકાશ એકલો જ આપે પ્રકાશ એકલો જ આપે તમારી જરૂરિયાત પ્રકાશ છે ને તે આપે સમય એની તમારી જવાબદારી પર કૂદી રહ્યા છે છો સાધામાં શું છે એકલો ક્રોધ મન બુદ્ધિ ચિત્ર અહંકાર પછી એના તો વિસ્તૃત બધા ક્રોધ માર માયા લોભ એ બધું બધું એ સામગ્રી છે એના આધારે તમે જીવો અને પ્રકાશ એમનો ભગવાન તમે અહીં ના પોસાય ત્યારે પ્રાર્થના કરજો હે ભગવાન મને અહીં પોસાતું નથી આવે તારી જાતો સમાવી લે ત્યારે આગળ બીજા સંજોગો ઉભા થાય સમજાય છે ભગવાન આમાં કશું હાથ કરતો નથી તમારી જવાબદારી છે તમે જો અંદર પર કસી જશો તો વિવેક બધું તમારા હાથમાં દુર્વિવેક તમારા હાથમાં છે સદવિવેક તમારા હાથમાં છે વિવેક ભ્રષ્ટ તમે ખાવ છો તે તમે ખાવ છો દૂધ પાણી વિવેક દૂધ ને પાણી નો વિવેક કોણ કરે જુદું પાલ કરી સદવિવેક સદવિવેક સમજ દરેક જીવ પોતાની શેઠ થાય છે એનું નામ વિવેક કહેવાય જગ્યા બે જાતની છે એમ ટેપ છે એમ છે સાઈડ ખોળે છે એનું નામ વિવેક સમજાય નહીં પેલો કઈ પ્રશ્ન તમારા પૂછવાનું કઈ રહેશે પેલા પ્રશ્ન માં આપડે કેવળ વિવેક ને વળગી રહ્યા વિવેક પૂર્ણ જીવે એવો રસ્તો કરો આપણે કેવળ વિવેક ને પૂર્ણ જીવન જીવીએ વિવેક ને વળગી રહીએ એવો રસ્તો કયો વિવેક પૂર્વક જીવન જીવીએ અને વિવેક ને જ વળગી રહીએ એવો રસ્તો કયો રહીએ હા બરોબર બરોબર જાગૃતિ જાગૃતિ આ ઊંઘો થતી રહે ઉગાડી વાગે તો ક્યાં કરે સાફ દાડો અને જાગૃતિ કેવી રીતે પ્રાપ્ત કરવાની આપણે શું છે એ અમે તમને કહી આપીએ એ બધું અમારા કર્મ ભસ્મીભૂત કરવા પડે જે આવરણ છે ને તોડી નાખવા પડે અનરેલ કરવા પડે પહેલા પ્રશ્ન પૂરો થયો એના વાહન મારફત આગળ વૈયક્તિક વિકાસમાં બાહ્ય તત્વ ફેરફાર શકે કેમ અને કરે તો શું કરે તેમ થઈ શકે તો એના ખોટા કર્મનું ફળ વાવેલું લડવામાંથી ઘણા બચી જાય રાષ્ટ્રમાં વિકાસ નથી એના કરે એમને પુષ્કળ અકર્મ કર્યા હોય અને એવો મને જ્ઞાન આપે મારા અકર્મ નું ફળ જે મારા ભોગવવાનું એ તો બધું દૂર જ થઈ ગયું એમ થતું હોય તો પછી માણસોને બાહ્ય તત્વ આમાં જો અસર કરતું હોય તો દરેક જણા છે એ મને ખબર નથી મને ખબર નથી એટલે પૂછું તમને મને ખબર નથી કે ભાગ્ય તત્વ એક માથા માથામાં દવા જાય શું થાય અને અસર થાય બાહ્ય તત્વ ની જ અસર છે બધી અસર બધી બાહ્ય તત્વ ની વાતા બધી બાહ્ય તત્વ ની કોઈ બોલ્યો નઈ કોઈ ગાળ બોલ્યો ખતર બહાર અંદર કશું અસર નથી બહુ બાહ્ય તત્વ એટલે છે ને જ્ઞાન નો ઇન્ટરફરન્સ છે અથવા કોન્ટ્રીબ્યુશન છે એ હું કહું છું કઈ ગયા બધા આવી ગયા બધા આવી અંદર છે જ નહીં અંદર તો હેલ્થ પોતે વિકાસ પામે છે અંદર ગ્રાફ્ટિંગ પાવર છે મૂળ તત્વ છે અંદર અને ગ્રાફ્ટિંગ પાવર છે તે બહાર નું ગ્રાફ્ટિંગ કરીને પોતે વિકાસ પામે છે એટલે બધું જ્ઞાન બાહ્ય થી જ પાસ કરે ભણ્યા ગયા ક્યાંથી કરતા હતા ભાષી શીખ્યા બહાર થી પ્રશ્ન ખોલાશો બીજો પ્રશ્ન સંકલ્પ વિકલ્પ ભેગા સાથે ઉપાડીને ફરનારા સગારા ચંચલમન ને રીતે કેવું ચંચલમન છે એ ઠગારું છે એવું કોને કહ્યું તમને અરે એવું માનું છે કારણ કે મૂળ વસ્તુ પર આપણું ધ્યાન કેન્દ્રિત થવાનું નથી બધા પાપ લાગે મનને ઠગાવું કે છે પોતે ઠગાવા અને મનને ઠગાવું કે છે મન ઠગાવું હોય શકે મારું માનવું છે કે મૂળ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત થવા દેતું નથી તમારી બધી ભૂલ તો બહુ સારું મન તો મન તો બહુ સારી વસ્તુ હેલ્થિંગ પ્રોબ્લેમ છે મન તો તમે એને વિરોધી બનાવી અગર તો તમે એના વિરોધી થયા છો શું પ્રોબ્લેમ મન સગાડું હોય છે કે દુશ્મન પણ છે દુશ્મન પણ નથી દુશ્મન એ નથી એ તમારા ઉભે ઉભું કરેલા અભિપ્રાયો માત્ર જ છે તમારા ઉભા કરેલા અભિપ્રાયો તેની ગ્રંથિ છે શું છે એ પોતે કોઈ સેલ્ફ વસ્તુ જ નથી તમારા ઉભા કરેલા અભિપ્રાયો એની ગ્રંથિ પડેલી ત્યાં અને એ ગ્રંથિ ફૂટે છે તમારા અભિપ્રાય પ્રમાણે ફૂટે છે ગરીબ છોકરા બહુ સારો છે અને કલાક પછી પ્યાલા ફરી નાખે તો ખરાબ છે તો એના કરતા કોલેજ સર્ટિફિકેટ સારું આ બાપ સર્ટિફિકેટ આપે આવું છોકરાને કહેતા કરતા કોલેજ સારું થઈ સારું કેમ બોલે એ વસ્તુ નથી ઈશ્વર સાધનામાં મન માંદરા જેવું ભરોસો કરવા જેવું નથી લાગતું પણ માઇન્ડ મુક્ત ક્રિએટર ઓફ માઇન્ડ કામ કરો છે ને પ્રભુ ભક્તિ માં તું ને બેંક માં રૂપિયા ગણતી વખતે બેન કરો છો કરો છો હોનાઈ જલસોગતિ એકાગ્ર જાય છે નહીં તમારું શું છે એના ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ પૂર્ણામાં રૂપિયામાં છે એટલે રહેશે ઇન્ટરેસ્ટ કરવાનો છે માઈ નો દોષ નથી માઈ દોષ તમારી માં કઈ થાય નહીં હવે આ ફેરી કરી પડે હોય તો તમે મન જોડે પણ કરો મારે એટલું ઠેકાણ ના લાવો એક દાદા ઠેકાણ લાવી શકો નહીં તમે પાંચ મિનિટ નહીં પાંચ મિનિટ નહીં હા એટલે મન મન વસ્તુ બરોબર મનને મનને જીતે એ આખા જગત ને જીતી ગયો હવે એને નાખો કેવી તમે ખાણા માટે ઢોરો કાઢી પછી એને નાખો તમે મન ક્યાં આગળ લખાવડાવ્યું હું વધારે નથી બેઠો છું એટલે મારો નંબર લાગે નજીક છું બેઠો છું એટલે મારો નંબર પહેલો નાખામાં લગાડો એમ કે છે બરાબર પછી બીજું પ્રશ્ન પર ન કહો પ્રશ્ન હોય તો લંગડા માણસ પાર ઉપર ચડી શકે પ્રભુની કૃપા હોય તો પ્રભુ નો ભય હતી ના ચડાય પ્રભુ જાતે ના ચડી શકે ભગવાન જાતે ના ભગવાન તો લગડા થયો ચડી શકાત નહીં હા હું લગડો ના ચડાય નહીં પ્રભુ શું કરાવવાના તો પોતે પોતાની વાળો થાય સરસ થઈ જાય સેલ્ફ થઈ જાય તમે સેલ્ફ ક્યાં છો અંધેર છે રાજા ક્યાં કોણ રાજા અને કોણ પ્રજા બધું અવધું થતું એને કોન્સ્ટિટ્યુશન માં લાવવું પડે બંધારણ કર્યું છે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બંધારણ બંધારણ કર્યું છે તમે કર્યું છે ને કરી આપ્યું છે ને કોન્સ્ટિટ્યુશન સિવાય કેવી થાય છે કોઈ ઘરેલું કોન્સ્ટિટ્યુશન એટલે ભગવાન આત્મા કશું છે નહીં ભગવાન કોણ પોતે લંગડા હાથ નહીં કૃષ્ણ ભગવાન આમ કઈ જતા ને એ મારી ખરા ભગવાન કોને કયા છે જે જ્ઞાની પુરુષ છે ને ચડી જાય જ્ઞાની પુરુષ લગડા ના કરે પેલા કૃપા કૃપા પછી બીજું કઈ પૂછવાનું છે સાધન કરી પ્રભુ લઈ જાય છે એક પ્રભુના અંશ ને પરમ તરફ લઈ જશે શરીરનું પ્રભુ પ્રાપ્તિમાં સાધન ટીકન હા મનુષ્ય શરીર બહુ મહત્વ છે પણ શરીર તો આવું અનંત અવતાર મળ્યું કોન્સ્ટિટ્યુશન કર્યું નહીં એટલે બધું યુઝલેસ કર્યું ક્વોન્ટિટી કેવું થયું લાઈટ કેમ લાગે નહીં કરવા જોઈએ તમારે એ તો શોધી રહ્યો છું એ તો એ તો શોધી રહ્યો છે મનુષ્ય બળી બહુ છે પણ જો મળી આવે અને કોન્સ્ટિટ્યુશન પોતાના કાબુમાં આવે તો આશ્રય ની બહુ નિંદા કરી છે લોકો લાગે છે કે એ તો સાધન જો તરીકે સમાજમાં રહ્યો આપણે સાધન નિંદા કરી ઘણા લોકો શરીરને માટે કહ્યું છે આપણા શરીરમાં શરીરમાં ઓછું મહત્વ આપ્યું છે પણ શરીર તેને લઈ જવાનું સાધન તરીકે મહત્વનું છે સચિદાનંદ નો ખરો અર્થ હા સચિદાનંદ મુક્ત હાસ્યથી માલુમ પડે મુક્ત શું હાસ્ય વિધાઉટ એની ટેન્શન ઘણા લોકો ઘણા સંજોગોમાં કરી શકે છે પણ તેઓ જ્ઞાની નથી હોતા ખૂબ વિરલ જ સાચા સચિદાન વાળા છે કાકા સચિદાન વાળા તો કોક વર્લ્ડ માં એકાદ હોય બે બે હોય અજોડ હોય અજોડ ને જોડી ના હોય એટલે મુક્ત હાસ્ય એ સિવાય બીજી બધી બહુ ચીજો હોય હરેક પ્રકારની ચીજ તમે માગો એ ભલે તમે જે માગો ને તો બધી મળે એટલે આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો આગળ આની વ્યાખ્યા પોતાના આજ્ઞામાં નિરંતર રહે એ સચિદાન ઘણું ચીજ છે ભટકેરી આગુ પાછું ગાળ દેતો ભટકેરી માર બાળ દે ભટકેરી દુનિયાની કોઈ અસર ચીજ ને થાય નહીં એ ચીજ સચિદાન શું કીધું ત્યાં સુધી તમારી પાસે વાત કરું અત્યારે અશુદ્ધ ચિત્ત છે ચિત્ત અશુદ્ધ છે એટલે ભટકે છે હજી તમારી ઓફિસ માં શું આવે આ સંસ્કૃત છે ચિત્ત ના આનંદ સમજ્યા પણ સત્ય શબ્દ છે એ જ વિચિત્ર છે કે એનો એનો સત એટલે સત અગર રિલેટિવ સત થઈ ગયા તમારા માટે જે સત હોય તે મારા માટે પણ હોય સત શબ્દ અવિનાશી આ જગત નું સત્ય નહીં આ જગત નું સત્ય અવિનાશી સત્ય છે આ જગત નું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત એ અવિનાશી છે સનાતન છે સનાતન ચિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જેવું કરે ચિત્ત કહેવાય એ પ્યોર જ્ઞાન પ્યોર દર્શન અને સનાતન એનું ફળ છે તે આનંદ એનું ફળ રિઝલ્ટ આનંદ અચૂત ચિત્ત રિઝલ્ટ ચાતા વેદની અચાતા વેદની સુખ અને કલ્પિત કલ્પિત સુખ ને કલ્પિત દુઃખ સાચું સુખ એક પણ વાર જોયું ના હોય સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો અનુભવ આવે સનાતન હોય તો એટલે સત આવી નાખી અને આ જે સત્ય છે વ્યવહારમાં એ વિનાશી શું નામ છે આપનું હરિકેશન હરિકેશન સાચી વાત છે લેબલ લગાવેલું છે ઓળખાય કરીને રિલેટિવ એટલે અને રિયલ સનાતન અને કોઈ પણ વસ્તુ રિલેટિવ ટુ સમજાયું આ બધું રિલેટિવ ટુ છે ને રિલેશન સત્ય રિલેશન માં નથી રિયલ સત્ય રિલેટિવ ટુ છે તમારું સત્ય જુદું હોય પેલા સત્ય જુદું દરેક સત્ય જુદા જુદા હોય અને સત્ય બધાને એક જ હોય બીજું કઈ પૂછવું છે શબ્દ તમે વાપર્યા અવિનાશી હોય એને સત કહેવાય એનો બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડમાં એકમ વૃત્તિ છે એક અનુભૂતિ છે વર્ણન થી કે વાતચીતથી એ બુદ્ધિથી સમજાય વસ્તુ નથી પ્રશ્ન બની શકે સત્ય સત્ર આ નહીં થતો એક અનુભવ છે આઈકોને હેન્ડલ ક્યાં હશે છે હવે તું શીખી થઈ અને લોકોને શાંતિ આપી છે ને વાજબી પૈસા લઈને એ લોકોને કેમ સુખ નતો એવી તારી બધા સુખ આપવાની ઈચ્છા રહે મને શું ઈચ્છા થશે વિગત આપવાની ઈચ્છા છે છે હા કશું નામ ના તમારે કે નિવારો લાવવા છે આવું નવું મોક્ષ ચિઠ્ઠી પાડી આવ્યું મોક્ષ જવાન ચિઠ્ઠી પાડી આવ્યું ત્યાં બધે દેવગતિ જરૂર છે દેવગતિ ભગવાન કરશે ખરું ભગવાન જે કરશે ખરું ભગવાન ચોર કે ચોરે એવું કહેતો હા ચોર મળ્યો ને ચોરીએ જ વાપરો પણ ભગવાન કરાવડાવો આપી આપશો ભગવાન ચોરી કરાવતા કર્તવ્ય છે એ માણસ નું કર્તવ્ય તો છે ચોરી ભગવાન જો કરાતો હોય તો પછી આપણે ધ્યાન ના ભાવી ભગવાન નથી કરાવતા માટે પોતાની જોખમદારી કચેરી કરે પોતાની રિસ્પોન્સિબિલિટી ચોરી કરે એનું ફોર્મલ છે દાન આપશે તો તેનું ફોર્મલ સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય દુઃખ આપો જે જોઈતું હોય આપવું શાંતિ એવું તો કરવું છે ને હા એ કરી આપીશું આપડે નીકળતું નીકળતું નીકળતું કરવું ના નહીં કેવી નીકળવું આ ભય છે એનું નામ ઓળખવાનું સારું છે જેમ આ દુકાન હોય એ દુકાન નું એક જ નામ હોય બધા જુદા જુદા હોય એ દુકાન નું ઓળખવાનું સાધન છે તો લોકો કઈ દુકાન માં પોતાની દુકાન ઉપર બાર બાર ભજલ છે તો આપડે એના પેટને કહે ભજલ છે તો જઈ આવે હું ગુલાબચંદ છે મારું નામ ભજલ છે દુકાન નામ એટલે નિકટ દુકાન નું નામ છે અને તું મારે કરે તું ના કરે પણ ગુરુજી વગર કોણ બતાડે ગુરુજી બધા બહુ છે તો ગુરુજી માને બતાવો શું થશે ગુરુજી આચાર્ય ફલાણા આચાર્ય જો ખબર નાથવા નાથવા પકડાચાર્ય એ બધું તો કે મારે કેવી રીતે જાણવું કે સાચા ગુરુજી મારા માટે કોણ છે અને બાઈમાં ઓવરફિટ ના હોય ના હોય તો ઘણા વખત તો અગવા ના એક માલિકી છે મને બીજું કોઈ પણ વ્યક્તિ છે તો મારે માહિતી છે એટલે મન વચન કાયા થી મુક્ત છે એવું કોઈ પણ વ્યક્તિ છે તો મારે માની લેવું કે સાચા ગુરુજી છે તપાસ કરી છે કેવાથી માની માની એને કેવું છે તો મારો નિવેડો લાવો આપ જો ગુસ્સો થયો તો મને આ બંધેલો શું લાવો અનુભવ કે નહીં કોઈ નિશ્ચિત ડેફિનેટ પ્રતિતિ હશે કે નહીં આ સાચા ગુરુ છે ચોક્કસ કોઈ એની એમ પ્રતિતિ ખરી ગુરુજી ગુરુ આ સાચા ગુરુ ના લક્ષણો કયા આપણે ભાવ કરીએ તો ક્ષમા આપણે આપો તો સહજ ક્ષમા છે આપણે મારીએ તો ક્ષમા હોય છે બધે જો અપમાન કરીએ તો ક્ષમા પછી સરળ હોય આપણે ભાવ સોનું આપીએ તો લે નહીં જે લક્ષ્મી અને સ્ત્રીને હલે નહીં આ બધા કેટલાય લક્ષ્ય હોય અને પછી બુદ્ધિ ના હોય તારે બુદ્ધિ વાળાનું શું બુદ્ધિ વાળા આપણે બુદ્ધિ વાળા નહીં બુદ્ધિ વાળા બોલે બોલે વાત બુદ્ધિ વગરનું માણસ છે આચરણમાં તો મળી જ આપણને ના એટલે કે નહીં ખબર પડે વર્તન નું નામ એવા મને આપણે ગવર્મેન્ટ ફ્રેન્ડ નામ બરાબર બીજા વર્તન કઈ જવું નથી બુદ્ધિ જતી રહી તો તમને સમજણ કરવાની બાકી બુદ્ધિ ના હોય તો કામ નથી એ પોતે જ તમને બુદ્ધિ નથી તો થઈ જાય ચાલે તો કોઈ છે નહીં કોઈ એવો ગોરખ ના હોય મારા બુદ્ધિ નથી રહી બોલો બોલો ખરો ભાઈ આપણે મોક્ષ માટે જવું હોય તો બુદ્ધિ ના કમાડ વાંચી દેવાય કેવો થયો કે આપણે મોક્ષે જવું હોય તો બુદ્ધિ ના કમાડ વાંચી દેવા લોકો નહીં હોય ત્યાં થશે બુદ્ધિ નહીં થાય બુદ્ધિ હશે તો હજી સંસ્થાનો ઘટાય ઘટે પછી ત્યાં સોળ રૂપિયા બાર રૂપિયા બધો રૂપિયા એમનો ઘટે માણસ જન્મ્યો અને આપણે જાણીએ છીએ ઘણા બુદ્ધિના લઈને ઘણા નીકળી પણ ગયા છે મોક્ષ પામ્યા છે બંને ત્યાંથી બુદ્ધિ ના સારે જીવે છે આપણે એવું જાણીએ છીએ કે ઘણા ઘણા બુદ્ધિ ના સારે મોક્ષે ગયા છે બુદ્ધિ ના સારે મોક્ષે ગયા છે ઘણા એવું જાણીએ છીએ આપણે બુદ્ધિ મોક્ષે જવા ના બુદ્ધિ નો સહાય સુરત સ્ટેશન સુધી આવે સુરત થી આગળ હિરણગોળ કરવા માટે પ્રગતિ થાય બુદ્ધિ પ્રગતિ કરવા છે સુરત સ્ટેશન છોડી દે તમે અમારે સુરત સુધી તો પહોંચવું પડે ને હા સુરત સુધી પહોંચવા માટે પહોંચી જાય પણ જેને આગળ જવું હોય આગળ જવું હોય તેને તેનું ફરી કરવું છે અને સુરત સુધી જવું હોય તો એ બધા ગુરુઓ છે એ ગુરુઓ કેવા હોય કે આગળ ચાલે ને આપણે પાસે ચાલીએ ત્રણ રસ્તા આવે એટલે ડિસિઝન એ લે કે ભાઈ આ ત્રણ માંથી આ રસ્તે ચાલો બધા એ આપડા એના ફળ રસ્તા આપણે કહીએ ભાઈ પાસે પાસે ચાલીએ એ ફળ હશે એટલે ગુરુ કહેવાય ગુરુ અને ફળ એ નક્કી કરવાનું ગુરુ આગળ ક્યાં કઈ રસ્તા માટે આગળ રસ્તે ચાલો આપણે નક્કી થાય એની સમજણ ના પડે પણ આપડે કહેવાય તો એ આગળ માની માની કરજે માની કરો ત્યાં સુધી સુરત સુધી જરૂર નહીં આ તો સુરત આગળ જવું હોય ત્યારે વાપરી ની રાણી ને જવું રાતે બહાર બહાર પહોંચે ને મરચે ચાલે પહોંચે એમ દિનાવા મળવા બધા Thank you. બુદ્ધિ જો સુરત સુધી પહોંચાડે તો એના સુરત થી આગળ જવા માટે પછી મારે શેનો આશરો લેવાનો પછી જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં એટલે ક્યાં બુદ્ધિ જણાવે આપણે પૂછીએ કે તમારા બુદ્ધિશાળી પડા બધા તો તમારી બુદ્ધિ કરતી છે રેસ્ટ કરશે બુદ્ધિ તો રેસ્ટ આ રેસકોસ ના ઘોડા છે ને અને બુદ્ધિ પર પડે રેસકોસ જ્યાં હરી થઈ હોય એ રેસકોસ કહેવાય ના અને બુદ્ધિ ના હોય તેથી હરી કહેવાય એનો હરી એને હરીકો તો ઉઠે ને બુદ્ધિ વાળો મને કહો ઘોડો વાળા એટલે બુદ્ધિ વગર ના હોય તો ઘોડો આપણે જુદી સાહેબ આપણે બુદ્ધિ ખરી તક ના ભાઈ અમારી પાસે તો બે અને કે બહુ બુદ્ધિ કે હા સાહેબ મને બહુ ગમી વાત વાળી એટલે બે કપ ચા મોકલજે અહીંયા કરશે મારા ચા વાત થઈ ખુશી કરી જતો ખુશી એટલે ધન્યવાદ થઈ તો ભૂલી જાય વાત થઈ માણસ ના સંદાસ શક્તિ એટલે કરી આવેલા રાખે ગયા પૂછ્યું તમને અટક હું હું સંભાળ હું સંભાળ કેમ તમે કાલે ઊંઘ્યા નહીં રાતે ઊંઘ જ ના આવી બહુ મોટા મોટી ના આવી ગયા ના આવી તો તારા હાથમાં સત્તા નથી આ તું માની બસ એમ આવે તારે ઉઠવાની બાબતમાં કે હું ઊંઘું છું તો ભાઈ ઘડિયા ઊંઘી ત્યાં ત્યારે ઉઠા આ ઘડિયા ઊંઘી પણ ઘડિયા ઉઠાવો આ બધો ઉઠનારો આવ્યો તો બધા વિચાર ઉભા પછી ભગવાન તો શું કરો ભગવાન તો કંટાળી ગયા છે બધા કંટાળા રહે આપણે ભગવાન ને ખબર પડશે શું કામ આપણે ભગવાન ને ત્રીજો પુરુષ છે થર્ડ પર્સન શું કરવા માની લઈએ છીએ આપણે પોતાના છે એવું કેમ નથી માનતા થર્ડ પર્સન છે તમે પોતાના કહો છો એમ નામ થર્ડ પર્સન છે માય ગોડ માય ગોડ એટલે માઇક કેનારો જુદો ને ગોડ જુદો ભગવાનની વ્યાખ્યા શું હશે I without mind is God. I with mind is the Atma. I without my thought. I with my Jivatma. આગળ સમજાય નહીં પડ્યું આને મારી આ શબ્દો છે નહીં આ વિકિલ એક મારી એની વિકિલ કરું તો વિકિલ એટલું છે સારું કે બીજી કઈ વસ્તુ છે આમાં શરીરમાં બીજી કોઈ ચીજ નથી બીજી કોઈ ચીજ નથી ને આ તો પોતે જ છું કે માય માય My તું પોતે માઇન્ડ છું કે માય માઇન્ડ બોલું છું તો તું માહિતી છે મારે તો બધું સારું પોતાની માલકી નું છે મારી બુદ્ધિ બોલું છું કે તું બુદ્ધિ છું માય ના હોય એ મારું મારું મારું મને ક્યારે ખબર પડે કે આ મારું નથી મારું નથી મારું છે એ છે નહીં મારું છે કહું એ જ મારું નથી એનો એનો અર્થ જ મારું નથી પ્રત્યક્ષ અનુભવ હશે એનો કઈ પ્રત્યક્ષ અનુભવ હશે ને કે આ મારું નથી એમ અહીંથી જાય છે તો બધી ચિલ્લાઈ લેવામાં આવે તો ઘણું જીવવું હોય છે ડાક્ટર ને સાહેબ મને બતાવજો તો કોણ લઈ લીધું છે બધું સાચી થી બધા કેટલા રહ્યા છે લઈ લે ને રૂમ ખાલી કરાવે કાઢે પછી નામ બાપ બધું લઈ લે પણ નાણા નહીં કાઢે નામ લઈ લે એટલે હું નાની હતો પછી મળે નાની બસ નામ પાડી નામ લઈ લે તેને જોઈ લે નથી ઉતા ઉતા જવાનું એટલી નામ મળે આવે my with my it's yours now. I without my God. My જે કહું છું તે બીજી વસ્તુ પાકી વસ્તુ પારકાની ચીજ છે તારી પોતાની નથી આયમાં પાકી ચીજ ના હોય જે આય છે એમાં કોઈ ચીજ પાકી નથી આટલી પાકું નથી તમે કોઈ લઈ શકે નહીં આપણે અને માય કહ્યું કે પાર્કી ચીજ હતું તમારે લઈ જાઓ લઈ લે એક માણસ માય વાઈફ માય વાઈફ કરતો અને બરોબર છે આપણા સસરો આવે છે ને સસરો કેવો કહી દે ને મારી વાઈફ ડાયસો દાવો કીધો જો માય રહ્યું કેટલો ભાઈ દાવો હજાર હતો શરીર દાવો એટલે આપડા વાહ પોતાને છે એને તો પતાવી છે ને પતાવ્યા મારા પાસે પાણી ઘૂંટલો હોય એ પી જાય પણ પાણી ફરી જાય ખરો તારા છેલ્લે તારા હાથમાં પાણી ફરી પછી કોઈ ખબર શું કા મારા બુદ્ધિ નથી એટલે તમે બધી મારી બુદ્ધિ વાગે વાગી યાદ થાય શું થાય તો બોલું કે તારા હાથમાં કબૂલ જ કરે અને કબૂલ એ પછી ગમે તે માણસ જ કબૂલ કરે એટલે ફરી હુયાદ જ કરવા દે ને તારી મોટી ઘણી વાત છે કોણ બોલતો છે બોલતો છે કોણ બે ઠીક લાગે આપણે ઓછું કઈ કોઈ ખોટું લાગવાનું પણ જેવું દેખાય એવું કે તને સમજ પડે તમારામાં રહેલો આ જ બોલે છે કદાચ વિધાઉટ ઇકોલિઝમ આ વિધાઉટ ઇકોલિઝમ બોલે છે બોલે છે એ છે ગાય ને તો પછી વાંચી થયું ને તો આ મારા જેવું જ બોલે છે ગાય હા આવે અને આ તેની કિંમત હશે થઈ ગયા આપણા મંત્ર નથી બોલતો આ ઓરિજિનલ છે આપણે બોલે છે આ ઓરિજિનલ નથી ઓરિજિનલ છે આપણે આ ઓરિજિનલ છે આપણે બોલે છે તે વક્તા છે તું કહેતા છું હું જ્ઞાતા વક્તા છું એટલે આપણે તમને શું લાગી રહ્યું છે એની નોંધ કરવા આ ઓરિજિનલ છે આપણે બોલે એટલે આ વાણી છે એ માલકી વગરની વાણી છે માટે સત્ય છે શું છે હું બોલું છું કે ના એ બધાની સંપૂર્ણ સત્યતા હોય નહીં પોઈઝન હોય શું હોય પણ હવે હું બોલું છું એટલે બોલનારો પોતે જે ગઈ ઇગોઇઝમ લાય સ્પીચ વિથ ઇગોઇઝમ એ પછી પોઈઝન વાળી અને આ માલકી કરી વાળી કલ્યાણ વાદ વિવાદ ના હોય તમે બોલજો ને માલકી વગરની વાર સાંજે ખબરી હતી તો આખો ખબર મળી તને સાયન્ટિસ્ટ બોલતા ગભરાય છે બાકી ઘણી એ અમે સમજવાની નહીં આવે ઘણા વખત સુધી નહીં આવે આવતા વિજ્ઞાન નથી આઈનર વિજ્ઞાન છે શું છે તમે આવતા વિજ્ઞાન પહોંચી શકો આ વિજ્ઞાન તમને હવીનું વિજ્ઞાન છે પ્રશ્નનું વિજ્ઞાન છે જ્ઞાનીનાથનું વિજ્ઞાન છે આવતા વિજ્ઞાન નથી વિજ્ઞાન છે તો જેમ આવતા વિજ્ઞાન ની અમુક દરેક આપણે રામમોહન ભાઈ મિત્ર છે ને આવો આવો આવો શિવાજી પાસે નિખિલ પૂછે છે કે જેવું અવતર વિજ્ઞાન નું નો આપણને ડેફિનેટ અનુભવ થાય છે એવી રીતે આ પોતે ઇન્દ્ર વિજ્ઞાન નો પણ ડેફિનેટ અનુભવ થવો જોઈએ ને ડેફિનેટ અનુભવ વગર નું વિજ્ઞાન વિજ્ઞાન કહેવાય વિજ્ઞાન એનું નામ કહેવાય કે અનુભવ સહિત જ હોય ત્યાંથી જાણ્યું જ નથી કહેવાય અને જે જાણીએ એને જ્ઞાન કહેવાય શું કહેવાય વિજ્ઞાન ના જ્ઞાન કહેવાય વિજ્ઞાન ના કહેવાય જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન બરાબર વિજ્ઞાન તો સ્પષ્ટ જ કરાવે અનુભવ વાળું થાય વિજ્ઞાન તો શું સાકર ને ગરી ગઈ એ જ્ઞાન છે અને સાકર ને સાત જાણવો અનુભવો એ વિજ્ઞાન છે અને ભાઈ આ બધું વિજ્ઞાન છે અહીંયા આ જ્ઞાન જ્ઞાન બુદ્ધિ કરી હોય અને વિજ્ઞાન બુદ્ધિ બહાર વિજ્ઞાન અનલિમિટેડ હોય જ્ઞાન લિમિટેડ હોય બુદ્ધિ બુદ્ધિ જન્ય જ્ઞાન એ બધું લિમિટેડ હોય શું બુદ્ધિ પોતે જ લિમિટેડ અંદરના વિજ્ઞાન માં કયા કયા અનુભવ હોય શકે બધી જાતના પરમાત્મા તો તે અનુભવ થાય એ અનુભવ કેવો હોય હું રાજા જેવો અનુભવ હતો કેવો રાખો બાળકો તો પરમાત્મા અનુભવ વાતો છે હું રાજા છું હોય અનુભવ પાસે થાય છે કે ના તો જાગે હોય ગણ એટલે સપનામાં હોય શકે તો હા સપનામાં બને સપનામાં આ તો બનવું જોઈએ ને સપનું તો ઘડીમાં કશું ના થતું તો સફળ નથી પાકા વાસણ જેવું મારું પોતાનું કેટલું અને પરભાઈ કેટલી બાકી કેટલી અત્યારે તું ફોરેન માં બેઠો છું અને ફોરેન નો હોમ માનું છું ત્યારે હોમ માનું છું તો દેશનું કલ્યાણ થાય ખરું જે લોકો ભાઈ ને થોડું માની નું કરવામાં આવે તે કલ્યાણ થાય ખરું આપણું ભાઈ ડિપાર્ટમેન્ટ બાંગ્લાદેશ ને થોડું માને ભગવાન થાય ખરું બધો પૈસા તો ના થાય રોગને રોગ જાણે છે ફોઈ ને ફોઈ જાણે છે તે કલ્યાણ કરે એ તો ફોઈ નું બેઠેલો માણસ અને ફોઈ ના રોગ માં બેઠેલો નિખિલ નિખિલ છું ફર્સ્ટ કોણ બોલે હા એ તો એક ભગવાન ઈચ્છા થઈ તારો દેશ તારી પાસે જ છે પણ તારું સેલ્ફ ને તું રિયલાઇઝ કરું તો તારો દેશ સાફ થાય તો જજ નથી તેને ત્યાં જ માની જશે ફોરેન જ માની જશે બેટા સર તને ખબર છે દાદાજી તને હોમવર્ક આવે છે એ ખબર છે અને ફોરેન નો ફોરેન નથી જશું હવે મનિષાબેન પૂછે છે કે સંસારમાં શું કરે દુઃખ ની વ્યાખ્યા સુખ ને દુઃખ ની વ્યાખ્યા તમને તમારી ના ભાવતી હોય તમને સુખ લાગે બધી કલ્પિત વસ્તુ છે સાચી વસ્તુ નથી એટલે દુઃખ દુઃખ કલ્પના જ છે તો સાચું સુખ તો કોઈ જાય નહીં સાહસી ચિત્તો ક્યારેય જાય જ પોતાના આત્મા જાણે તો સાચું સુખ પાસે તમે વનિતા બરોબર છે તમે વનિતા તમારું નામ છે તમે કોણ માય ને રીઝવાની પા ન પાય તમે કહો જ્યાં સુધી તમે કલ્પિત છો વનિતા છો ત્યાં સુધી સાચા અર્થે થઈ ગયા રિયલાઇઝ કર્યું એટલે તમે સાથે પછી સાથે જાણવાની ઈચ્છા છે રોજ આવો ત્યારે સારા થાય રોજ આવો ત્યારે થાય આગળ શું કરવું પડે છે અને પાપ અને પુણ્ય શું છે આ ફી માત્ર ની અંદર પોતે ભગવાન પોતે લાગશે ગોડ ઇઝ ને એવરી ક્રિએચર એ ભગવાનમાં બધામાં રહેલા છે માટે આ જીવન તમે સુખ આપો તો તમને સુખ જ મળે આ જીવન તમે દુઃખ આપો તો દુઃખ મળે એટલે દુઃખ આપશો એટલે પાપ બધા છે સુખ આપશે તો ખુશ બંધાશે બાપ એ ડેબિટ છે અને શું એ ક્રેડિટ છે ડેબિટ સારું ક્રેડિટ સારું તો ક્રેડિટ બંધાશે છોકરાઓ દુઃખ આપશે તો ડેબિટ બે પ્રશ્ન થઈ ગયા તમારા જે એકલો આવે છે સંસાર ચક્ર માં શીખાઈ જાય ત્યારે બે બે જીવ આ પૃથ્વી પર જાય છે આપણી સાથે શું લઈ જાય